પર સંભાળીએ ત્યારે યાદ આવે છે અને અમને હું આત્મા છું તે માળ સંભાળે ત્યારે યાદ આવે તો પંપાર પંપાર બહુ કરે છે જરા કપડા બપડા બી પહેરાય તો કે કેવો દેખાણ જરા બરાબર દેખાણ <laughs> બધા લોકો ચિંતામાં ઉપાધિઓ મુકાય અડધા લોકો ચિંતામાં અડધા લોકો આનંદ હોય તો આપણે કોઈ દુનિયા દાપણ ભરાય બનાવી કોઈ પણ માણસ એમ કે હું સુખી છું કે કોઈ પણ માણસ એમ કે છે કે હું સુખી છું કોઈને કઈ દુઃખ ને કોઈને કઈ દુઃખ બે જણ કહી શકે એક જ્ઞાની પુરુષ અને એમનો ફોલોઅર કહી શકે જેને આત્માનું કઈક ભાન છે આત્માનું કઈક ભાન છે જેને એ કે મને તો સુખ જ છે ચિંતન હોય કે ધનવાન હોય જ્ઞાની ને અર્થે સોમલ શુદ્ધ થયેલો જોઈએ શું કહ્યું સોમલ શુદ્ધ હોય તો મારે કોઈ સુખ ના જાય એવું સુખ હોય કેવું હોય મારે બધું લઈ લે મારી મોટર લે અને મારું રે શું મોટર લઈ લે વહુ લઈ લે સુખ ના જાય એ સુખ સેફ સાઈડ શું મહાત્મા ગાંધીજી ક્રિશ્ચિયન બની જવાના હતા ને એ ગાંધીજી ક્રિશ્ચિયન બની જવાના હતા ને ગાંધીજી ક્રિશ્ચિયન બની જવાના હતા મહાત્મા ગાંધીજી મહાત્મા ગાંધીજી કે ક્રિશ્ચિયન બની જવાના હતા તો પછી એમણે સત્તાવીસ પ્રશ્નો પૂછેલા શ્રીમદ રાજચંદ્ર પૂછ્યા તો થઈ ગયા સત્તાવીસ ના જવાબ એમને આપેલા આફ્રિકામાં હતા ત્યારે દાદા બધું આખું પુસ્તક એમને મોડે પૂછ્યા એનો જીવન પલટો થઈ ગયો ને એવું પલટો થઈ જાય મોટું પુસ્તક લાવી મોટું પુસ્તક લાવી પૂછો બધું માહિતી મોટું પુસ્તક લાવી તમારું કઈ કામ થાય એવું કરો ને આ બધું ચાલ્યા કરો એ જાતે લઈને આયા છે એ લઈને જ આયા જો સમજમાં આવી જશે તમને દર્શન જેમ જેમણે કીધું છે તે અત્યારે પ્રત્યક્ષ આવ્યું છે જેમણે આ બુકમાં કીધું છે ને તમને પ્રત્યક્ષ આવ્યું છે પુરાવા સહિત છે એને કે છે હું લક્ષ્મીચંદ છું હું બોલે હું લક્ષ્મી નોવાય તું લક્ષ્મીચંદ મને જેથી સત્સુખ નો તેને વિયોગ છે જીવ પોતાને ભૂલી ગયો છે તેથી તેને સત્સુખ નો વિયોગ છે આ વિયોગ સત્સુખ નો થયો પણ સંયોગ તો થયો છે ને કશાનો એમ સત સુખ નો વિયોગ થયો એટલે એને દુઃખ નો સંયોગ થયો શું થયું દુઃખ નો સંયોગ સંસારી દુઃખ નો સંયોગ થયો સચુક નો વિયોગ થયો સંસારી દુઃખ નો સંયોગ થયો શું કહ્યું પછી એમ સર્વધર્મ સંમત કહ્યું છે એમ સર્વ ધર્મ સમક કહ્યું છે પછી પોતાને ભૂલી ગયા રૂપક ના પોતાને ભૂલી ગયા માનવું તમે આગામી મોટે થી બોલો એટલે એમને છે પોતાને ભૂલી ગયા રૂપ મને જ્ઞાન નો પ્રકાશ થાય બરોબર એમ નિસંગ જ્ઞાન ની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ હા બરોબર એ સ્વાભાવિક સમજાય છે છતાં જીવ લોક લજ્જાદી કારણોથી છતાં જીવ લોક લજ્જાદી કારણોથી બરોબર છે અજ્ઞાની નો આશ્રય છોડતો નથી અજ્ઞાની નો આશરો છોડતો નથી ના છોડે ના છોડે એ તો હા આગ મારા ગુરુ મારા બાપ દાદા અને મેં અહીંયા કરતા અને આગ કુવા બધા પડેલા મારા બાપ દાદા કરતા આવ્યા એમ અમે કરીએ અમારા બાપ દાદા એ બાપ દાદા પડતા હતા ને એક કુવામાં પડવા નીકળ્યો છે મોટા મોટા હાફ ને આવડાવડા પતરા માં જોઈને પૂછીને કઈ પડી પોતાની સંભાળ રાખે ભગવાન ઉપર ધૂળ હોય તો એ સાવની થાય એટલે પોતાની સંભાળ રાખે પણ ભગવાન ના ઉપર ધૂળો તે સાફ ના થાય ચાલો પછી આગળ એ જનાનતા નું બંદી કસાય નું મૂળ છે અનંતાનુબંધી એટલે અનંત અવતાર જેના જીવટાયા કરે અનંત અવતાર થાય એવા કસાય કેવા કસાય એવા કસાય એટલે બંધ ના થાય ચાલુ જ રહે કસાય કેવા ના પડે મેરે હગીન ઉભો જ આપડે જયારે ટકાઈએ ને તે પેલો હગીન થઈ જાય હરગાવો ના પડે ગુસ્સો કરાવવો પડે મેળ થઈ જાય પછી અનંત અનુબંધી કચાય એટલે શું અનંત અનુબંધ બાંધે એટલે અનંત કાળ સુધી ભટકવાના ભટક શું કહ્યું અનંત કાળ સુધી એનો કોઈ આરો નહીં આવે પછી એનો કોઈ આરો નહીં આવે એનો આરો જ નહીં તો જયારે જ્ઞાની પુરુષ ભેગા થાય તારે જીવિત કાળમાં લઈ જાય તે પણ મનુષ્ય ભાવમાં આવે તો પંદર ભાવમાં આવે પંદર ભાવમાં તે ક્રમિક માર્ગના જ્ઞાની હોય તો અને જો આ આખું અક્રમ વિજ્ઞાન છે તો એક અવતારી જ્ઞાન અહીં થઈ જવું જોઈએ મોક્ષ અહીં ના થતો હોય તો કામ જ શું કરો મનુષ્ય માં આવે તો છુટકારો થાય એ પણ મનુષ્ય માં આવે તો જ છુટકારો થાય ને રસ્તો જ નહીં મનુષ્ય સિવાય દેવગતિમાં બીજી કોઈ ગતિ દેવગતિમાં પણ નહીં મળે નિયંજમાં પણ નહીં મળે બીજો કોઈ રસ્તો નથી આ જ રસ્તો મોબારું જ આ કિંમત નહીં મળે એટલે અહીંયા આગળ તો મોક્ષ અત્યારે અક્રમ વિજ્ઞાન છે ને તે આપણું અહીં જ મોક્ષ કરાવડાવે શું કરાવડાવે અહીં જ મોક્ષ કરાવે હા એટલે પોતાને આમ ખાતરી થાય કે હો હો આવો આટલું સુખ અહીં છે તો તો કેવું સુખ છે એવું ભાન થાય તારે એને આ ચા ભાવે નહીં પછી સંસારી ચા સંસારી ચા છૂટે નહીં ને તો જલેબી ખવડાવીએ તાર મોઈ લાગે ચા બધી તમને હું જલેબી ખવડાવી છું ને એટલે ચા બધી મોઈ લાગશે સંસારી ચા જલેબી ખવડાવી દઈશું ખવડાવવા લાગી ને જ્ઞાન ની પ્રાપ્તિ જેને ઈચ્છવી જ્ઞાની પાસે જેને ઈચ્છવે જેને ઈચ્છવે જેને તો પાછો પોતાની ઈચ્છા એ વર્તવા જાય બધું હા પોતાનું દાપણ કરવા ડાયો થવા જાય એવો ડાયો છે કે પોતાનું દાપણ કરી કરીને મોં ઊંધે લટકે લટકે લટકે કરે પવન આવશે કઈ વાંધો નહીં ધુમાડો છે હા બરોબર એમ જીનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે એમ જીનાગમાદી સર્વશાસ્ત્રો કહે છે એમ જીનાગમાદી ભગવાન નો આગમ બધા સાથે નામ પછી પોતાની ઈચ્છા એ પ્રવર્તતા અનાધિકારથી રખડ્યો કેટલાય આવતા સુધી રખડશે તેનો અનાદિ અનાધિકાર એટલે આ તમારે તો થઈ ગયું ને દિશા મળી ગયો ને મોક્ષ મળી ગયો હવે આથી ચોક્કસ થઈ ગયું ખાતરી થઈ ગઈ કેટલા ટકા નો મોક્ષ મળ્યો અનાદિકાળ એટલે કેટલાઓ વર્ષ અનાદિકાળ એટલે ઠેકાણા એનો અંત જ નહીં આદિ જેની શરૂઆત જ ના થાય એની કોઈ ગણતરી નહીં મળે અને અનંત એનો અંત નહીં માળા ફેરી લે અંત એટલે બંધ કરી દઈએ ના અંત હોય જ નહીં ગોળ છે તો આગળ ચાલો આગળ જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની ની ઈચ્છા એટલે આજ્ઞા એ નહીં વર્તાય જ્યાં સુધી અજ્ઞાન ની નિવૃત્તિ થવી સંભવતી નથી શું ગુલાબી કે છે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની ની આજ્ઞા એ વર્તાય નહીં ત્યાં સુધી જીવ નો જ્યાં સુધી અજ્ઞાન સુધી અજ્ઞાન ની નિવૃત્તિ થવી સંભવતી નથી પ્રત્યક્ષ જ્ઞાની ની આજ્ઞા છે રૂબરૂ વાતચીત કરે આપડી જોડે પ્રત્યક્ષ આપડી જોડે રૂબરૂ વાતચીત કરે આપણને વડે ધબકો આપે તો દાપણ નીકળે નહીં દાપણ જાય નહીં પોતાનું દાપણ આગળ જ રહ્યા કરે શું કરીએ જ્ઞાની ની આજ્ઞા નું આરાધન એ કરી શકે કે જે એક નિષ્ઠાએ આસક્તિ નો ત્યાગ કરી તેની ભક્તિ માં જોડાય શું કરવું છે ધન ને બધું તન મન બધું ધન જ્ઞાની ને શું કરવું છે કઈ જોઈતું નથી હા પણ છતાં કે એમના એની આસક્તિ છોડીને કે એમ કર કે છે શું કે છે આસક્તિ એટલે કે તો તારું ધન નાખી દે કે છે હું તો આ શક્તિ છૂટે શું કે છે હોય વધારે તો ના હોય તો ખાઈ પીને મજા કરી કે છે ને તેની આજ્ઞા એ વર્તાય તો એનો કઈ છુટકારો થાય અને તેની આજ્ઞા એ વર્તાય તો છુટકારો થાય જ્ઞાની શા માટે આ ભીખ જોઈએ બધું જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી એમને આ છે ને પેલું આગળ બ્રાહ્મણ ધન્યવાદ છે દરેક શાને માટે ઈચ્છતા હશે જ્ઞાનીની એ કરી આજ્ઞા કરશે આરાધન કરે હા તો જ તે કામ થશે નહીં એમને એમ થાય તારે કે છે ભાઈ એમને શા સારું ધન તારે કે છે એમને ધન જોઈતું નથી શું કે છે ભિખારી હોય ને આ જે ત્રણ લોક નો નાશ થયો તેને ભિખારી પણ હોતું છે એના આખા બ્રહ્માંડ નું ખોનું આપે તેને અડે પ્રભુશ્રીજી કેતા ધારું તો સોનાના પાળ બનાવું પણ ગુરુ ની આજ્ઞા નથી પ્રભુશ્રીજી કેતા ધારું તો સોનાના પાળ બનાવું પણ ગુરુ ની આજ્ઞા નથી ગુરુની આજ્ઞા નથી એમ ગુરુ આજ્ઞા નથી ગુરુ ની આજ્ઞા નથી એટલે નથી બનાવતો નહી તો દારૂ તો સોના ના પાડ બનાવો એમ શક્તિ પ્રાપ્ત કરેલી જ્ઞાની ભક્તિ છતા નથી પરંતુ મોક્ષાભિલાષી ને જે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પણ મોક્ષાભિલાષી ને તેમ કર્યા સિવાય મોક્ષ મોક્ષ પરિણમતો નથી પરિણામ ના પોતાના ડાપણ પછી ત્યાં કરે બધું એટલે પોતાના ડાપણ ના કરે કે એમ કહે એક એક બહેરી જોઈ છ મહિના એ પ્રમાણ કરવું પડશે એવી શેર થયું કરવું કહેવું ના થયું સત્પુરુષ ની આજ્ઞા વર્ત્યો જા પછી મોક્ષ ના મળે તો મારી પાસેથી લે છે કેટલી ગેરંટી આપી છે હા ગેરંટી આપી કેટલી આપી જેની કઈ હદ નથી ના મળે તો મારી પાસે આવી ગેરંટી બની હોય તો આપડે મારી પાસે ના મળે તો એ તો આપવાના જ છે હમણાં એમ કે પેલી મોટર છે તું લઈ લે ની ના આપડે તો કહીએ નઈ સાહેબ તો તમે કહેતા તો ગયો પણ તો ના મળ્યો ત્યાં કરડ્યો હતા રીતા જાવ પણ આવું કહી તો નહીં જાય આવું કહી તો આવું કહી તો ના જાય મોક્ષ ની વાત મોક્ષ મોક્ષ મળે એવું કે નહી જાય ને મોક્ષ નું કે તેના માટે નહીં જાય જ્ઞાની કહે કે મોક્ષ મારી પાસે છે તું લઈ લે તો તે નહીં લઈ પણ મોટલ છે આ લઈ જા તો તે લેવા જાય હજાર માઇલ દોડી જાય હજાર માઇલ સુધી જાય એટલે જીવ ને ઘર જ નથી બરોબર જીવ પછી શું કે છે આપણે સમજેલા જીવો ને એનું ભાન છે એટલે છે પણ તમે હમણાં કોઈ હમણાં બીજા એવું છે ને આપણને તમને તમારી દ્રષ્ટિની મોક્ષ ની ગરજ લાગે એમને એમની દ્રષ્ટિ ની મહેન્દ્રભાઈ પણ જે જ્ઞાની ની દ્રષ્ટિ ની ગરજ હોય ને એ તો બહુ જુદી હોય એ તો કોઈને ના હોય એ દ્રષ્ટિ એ દ્રષ્ટિ એ દ્રષ્ટિ એ દ્રષ્ટિ ની વાત કરીએ ને આ જો તમે કરો છો ને એ છે તો મોક્ષ ને મોક્ષ માં મોક્ષ આનાથી ના મળે મોક્ષ તો એ ચોખ્ખું કે પ્રત્યેક જ્ઞાની પુરુષ મળે ને તો એની આજ્ઞા એ વર્તું તો જ મોક્ષ મળે એટલે હજુ હજુ આપણી બી દ્રષ્ટિ હજુ અહીંયા હજુ અટકે છે હજુ એથી આગળ દ્રષ્ટિ પહોંચાડવાની છે કે પ્રત્યેક જ્ઞાની મળે ને એની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ મળે તો મોક્ષ છે એટલે આપણે હજુ એક પગથિયા અટક્યા છે એટલે હજી હજી આગળ જવાનું છે પેલો હજુ સંસાર ભોગતીમાં છે પણ એ અટકેલો છે આપણે અટકેલા છે અને આ ખાઈ ઓછી નથી ગઈ પ્રત્યેક જ્ઞાની આવે ને તો આ ખાઈ તમને અટકાઈ મારે કે ના ના મારે તો શ્રીમદ જ બરાબર આ હું આ બીજા જ્ઞાની પાસે ના જઉં તો ત્યાં અંતરે પાડી નાખે જો શ્રીમદ પાસે બધા લોકો જતા હતા ને ત્યારે કેટલા કેટલા જસ ચાર જણા જ પામી શકે બીજા બધા તો કોઈ પામી ના શકે બધા કહ્યું કે આ તો આવા તો આ તો પેલા પચીસમો તીર્થંકર કરીને કાંકરાચારી કરી લોકોએ મસ્કરીઓ કરી દીધી જ્ઞાની એને એ તો ચોખ્ખું જ કહ્યું કે સત્પુરુષ એ જ કે નિસ્તિન જેને અંતરંગ સ્વાના તેવી જેની ગુપ્ત આતરણા છે ચાલો આગળ ચાલો અને મનન તથા નિધિ ધ્યાસનારી નો હેતુ થતો નથી શું કે છે અને મનન તથા નિધિ અને મનન તથા નિધિ ધ્યાસન થતો ના ઉતરે ને એમને પોતાનું ધાર્યું કરે તો પછી ઉભા ઉતરે ને માટે મુમુક્ષુ એ જ્ઞાની ની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે માટે મુમુક્ષુ એ જ્ઞાની ની ભક્તિ કરવી અવશ્ય છે તમને ગમે આ બધી વાક્ય હા મને થાય છે મારે વાંચવી છે કારણ કે દાદા ભગવાન ની વાણી છે કે મને હવે લાગે છે આ ચોપડી વાંચી જોઈએ કારણ કે દાદા જ વાણી લાગે છે આમાં કહેલી વાત સર્વશાસ્ત્ર ને માન્ય છે અમારા શાસ્ત્ર માન્ય છે આ મોક્ષ ની વાત કરી મોક્ષ તો પરીક્ષિત રાજા ને સુખદેવજી એ જ ઉપદેશ કર્યો છે પરીક્ષિત રાજા ને સુખદેવજી એ જ ઉપદેશ કર્યો છે અનંતકાળ સુધી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે અનંતકાળ સુધી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં પરંતુ જ્ઞાનીની આત્માનો આરાધક અંત મુહૂર્તમાં પણ કેવું જ્ઞાન પામે સૂદ આપવા માંગે અને આમ લોકો કે છે આત્માનું તો પોતે જ કરવું પડશે શું તું શું પોતે ઝંડા ચડવાની શક્તિ નહીં મારે શું દોડવા વગર કમ નો જાન શરણે શરણે જાય દાડો કરે પોતાથી જ્ઞાન પામે નહીં જ્ઞાની નો આરાધક શું કે છે એ તો જ્ઞાની ની આરાધક અંત મુહૂર્ત માં પણ કેવળ જ્ઞાન પામે શું અમને કાલે પૂછતા હતા કેવી રીતે આ તમે મોક્ષ આપશો બે ત્રણ કલાક જ્ઞાની પુરુષ ની કૃપા નું શું આ તમે પૂછો છો શું ના કરી શકે છતાં નિમિત્ત કરતા નથી સમજ પડે ને કરતા થાય નઈ એટલે કશા ચીજ ના કરતા ના હોય ત્યારે જ્ઞાની થાય ક્યારે જ્ઞાની થાય કરતા પર જતું રહે ભોગતા પર જતું રહે ત્યારે જ્ઞાની થાય શું થાય કરતા પર જતું રહેતા જ્ઞાની થાય કરતા પર જાય તો અંતમૂળમાં કેવળ જ્ઞાન પામે એટલે બે ઘડીમાં શું કે છે ગુલાબી અંતમુહૂર્ત માં કેવળ જ્ઞાન પામે એટલે શું એમ કેટલો ટાઈમ કલાક માં કલાક પણ નહીં થાય અંતમુહૂર્ત માં એટલે અંતમુહૂર્ત નો એક કલાક કલાક અડતાલીસ મિનિટ પચાસ મૂળ અડતાલીસ મિનિટ કહેવાય પણ એક કલાક ગણો ને આપણે તો કલાકમાં થશે બધું હિસાબ આપી દે શું કહી દે પછી લખ ચોરા બધી મટી જાય ને તો પછી લખ ચોરાસી બધી મટી જાય ને મટી જાય ત્યાં મોક્ષ મળે ને મોક્ષ તો એમને મળતો હશે કેવું જ્ઞાન કઈ હેલું લારા ખાવાનું કે આના આવડતો ભટકે છે લોકો અનંત કાળ થી હજુ કેટલાય કાળ સુધી ભટકશે પુસ્તક વાંચો મારી નો પુસ્તક વાંચો પણ પુસ્તક વાંચવાથી કઈ શુક્રવાર વરે નહીં એ તો હા જયારે જ્ઞાની નો હૃદક થશે ને ત્યારે દાડવો શાસ્ત્ર માં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે હા અને તે જીવને અધિકારી થવા માટે કહી છે મોક્ષ થવા માટે જ્ઞાનીની પોતે પ્રત્યક્ષ આજ્ઞા હરાવવી જોઈએ પ્રત્યક્ષ આજ્ઞા. લોક ચાલશે કે ઉધાર લોક ઉધારથી ચાલતું હોય. है जिन्हें मोक्ष चाहिए उनके लिए आए हैं હા. उधारी कर युग में बैरल चेक बुक लाए हैं લાય, bearer જ્ઞાન પામ્યા વિના બીજા માર્ગ થી મોક્ષ નથી એ પામ્યા વિના બીજા માર્ગ થી મોક્ષ નથી કોઈ મોક્ષ નો માર્ગ જ નથી બીજો બધા સંસાર માર્ગ છે બધા આ એકલી જ કેળી છે કે આ કેરીએ કેરીએ જઈશ તો મોક્ષ બાકી આ બીજા બધા માર્ગ તો મોક્ષ ના એટલે મોટા મોટા રોડ હાઈ ક્લાસ અને આ કેરી છે આ રોડે નથી હા પ્રત્યક્ષ અમૃત ને પામી થાય હા ગુપ્ત તત્વ એ આરાધે પછી પ્રત્યક્ષ થઈ જાય અમૃત ને પામે આરાધન કરો એવું તેવું કરો તમને સમજ પડી ને દાદાજી અમને લોકો કેમ સહજ રીતે પ્રાપ્ત થઈ ગયું કે અમારે આવા પુસ્તકો કઈ વાંચવા નહીં પડ્યા દાદા પુણ્ય હોય તો બધું થાય પુણ્ય હોય પુણ્ય કરેલો હોય તો જન્મ્યો એને શું મહેનત કરવા જઈ કરવી નહીં પડે અને કાળજીઓ રાખેલી હોય અને લોકો કેમ આ બંધન થી છૂટે એવી કાળજીઓ રાખેલી હોય પુસ્તક માં તો પુસ્તક માં તો જ્ઞાન જ નથી હોતું પુસ્તક આરાધન ના આરાધન કહીએ તો લોક છે રમી રમવા જતા રહ્યા બરાબર એટલે આમાં ગોળ ફર્યા કર્યો એ પછી કેટલા મિનિટ ચાલ્યો ગોલ ફરેલો તેનો ત્યાં સમજ ને એટલે પુસ્તક તેથી કહેલા કે બીજે રમી રમવા ના જતા રહે બિલકુલ પચતું નથી મને પચ્યું નહીં તમને પચશે નહીં એક અવતાર બાકી રહે છે આજ્ઞા પાડો તો એક અવતાર આજ્ઞા ઓછી પાડો બે અવતાર પણ ભોગ થઈ જવો આપે છે ના ગણાય ઉધાર બોક્સ તો આપડે કામ નહીં ઉધાર તો રખાય આકાર પર લેવાય નહીં કશું ઉધાર લઈ લઈને દશાઓ થઈ બધાની રખડી મર્યા શું થવા જોઈએ સત્યાવીસ મો વાંચો હા બસ વાંચવાનું છે અવતારો જરા વૈરાગ્ય ને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી જો કે અન્ય કોઈને તો ન પહોંચ પણ લખી શકતો જો કે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી તો પણ તમે મારા હૃદયમાં તો પણ તમે મારા હૃદય રૂપ એટલે પહોંચ લખી શકું છું હું કેવળ હૃદય ત્યાગી છું થોડી મુદતમાં કંઈક અદભુત કરવાની તત્પર છું સંસારથી કંટાળ્યો છું હું બીજો મહાવીર છું હા હજુ કે બીજો મહાવીર છે એમ મને આગળ થશે ધોળકમાં હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે આત્મિક અંદર પોતાની પોતાની આત્માની શક્તિથી જણાવ્યું છે મારા ગ્રહ દસ વિદ્વાનો એ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે મારા ગ્રહ દસ વિદ્વાનો એ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે ગ્રહો હોય એવા કેવું જ પડે બધા દ્રષ્ટિઓને કેવું પડે સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું વૈરાગ્યમાં જીરું છું આ સુપ્રજ્ઞ રાજચંદ્ર શું કે છે શું કે છે ભાઈ વૈરાગ્યમાં ઝીલું છું વૈરાગ્યમાં ઝીલું છું હા આશુપગ્ન રાજચંદ્ર વૈરાગ્ય ઝીલું પછી ના એટલે ત્યાં પત્યું સત્ય કહું છું કે હું સર્વગ સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું વૈરાગ્યમાં જલું થઈ ચુક્યો રાજચંદ્ર દુનિયા મતભેદ બંધન થી તત્વ પામી શકી નથી હા હા મારો આ મારો સિદ્ધમ આ મારો એમાં મતભેદમાં જ મુઆ પડ્યા છે તે પોતાના મતને હાથો ઠરાવે બીજાના મતને જૂઠો ઠરાવે છે અમારું હાથું કહીએ તેનો હાથ બીજા જૂઠું છે કે ખબર પડી અમારું હાથું એટલે એનું જૂઠું બીજા બીજાનું હાથું નહીં માનતા આપડે દુનિયા મતભેદ ના બંધન થી મારું દરેક પોતાના મત જુદા જુદા હોય ને સ્વામિનારાયણ ધર્મી જૈન ધર્મી સ્થાનકવાસી ડેરાવાસી એટલે ખરું તત્વ એ પામી શકી નથી એટલે ખરું તત્વ પામી શકે નથી હા ખરું તત્વ શું પામી મતભેદ ને લઈને ના પામી શકે શું મતભેદ ભૂલે તો ઠીકો આવે સત્ય સુખ અને સત્યાનંદ આમાં નથી હમ કે સ્થાપન થવા એ ખરો ધર્મ ચલાવવા માટે આત્મા એ ઝંપલાવ્યું છે સ્થાપન થવા એ ખરો ધર્મ ચલાવવા માટે આત્મા એ ઝંપલાવ્યું છે શું કે સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી સત્ય સુખ અને સત્ય આનંદ એ આમાં નથી ખરી તે સ્થાપન કરવા માટે આત્મા એ જંપલાવ્યું છે ખરો ધર્મ ચલાવવા ખરો ધર્મ સ્થાપન કરવા નહીં સત્ય ધર્મ આ ખરો ધર્મ નતો ચાલુ છે ખરો ધર્મ ના લાગ્યો ત્યારે ખરવો ધર્મ સ્થાપન કરવા નીકળ્યા શું થયું ખરો ધર્મ હતો એ કોઈ મોડ એમ ના કહ્યું મારા કચરો વાંધો નથી મારે વિતરાક થઈ ગયો છું ધંધવાથી થઈ ગયો છું બોલે આમાં નામાં ડોલર મળવું ડોલર અને મટલ નો મટલ ના પાયા ખોદાવે આમાં નામાં એ છોડ ના કીડા છોડ માં છોડ માં ફર્યા કરે એને દુર્ગંધ ના આવે બધી છોડ માં જંગલો છે ને એને જો કદી આ સુગંધી મૂકો ને અત્તર બત્તર મરી જાય મરી જાય એને પેલી સુગંધી આવી લાગે નહીં સમજાય ને આ બધી એવી દુનિયા છે પછી જે ધર્મ પ્રવર્તાવી જે ધર્મ પ્રવર્તાવી શું કે છે ધર્મ પ્રવર્તી છે ધર્મ પ્રવર્તાવી સચ એ ક્યારે પ્રવર્તા છે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો છે જે ધર્મ પ્રવર્તા વિશે જ મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો મહાવીર ભગવાને મારો ધર્મ ચાલુ કર્યો હતો સ્થાપન કરી છે એટલે કેટલા ફેરા આ ગુરુ થયેલા હોય પેલા કેટલા ફેરા એ ગુરુ થયા હોય બધા એમ કરતું ભગવાન ના મારી ના ગુરુ થયા હોય અને શીખવાડ્યું હતું એનો ધર્મ સ્થાપન થયેલો હતો કે મારો ધર્મ સ્થાપન કર્યો હતો હવે એમના હાથે હું સ્થાપન કરીશ ને બધા ગુરુ કયા બદલાયા જ કરે બધા એ એવું કેવા માંગે તમે સમજ પડી ના પડી શ્રીમદ રાજચંદ્ર મહાવીર ભગવાન ના શિષ્ય હતા એટલે શ્રીમદ રાજચંદ્ર મહાવીર ના શિષ્ય હતા શિષ્ય હતા પણ પેલા ગુરુ હતા ને મેં સમજણ પાડેલો એ ધર્મ ચાલુ કર્યો હવે એ સમજણ પાડશે હું ચાલુ કરી એવું કેવા માટે આવું એમના શિષ્ય થયો ભટક ભટક કરતા કરતા બધા થાય ને બધા શિષ્ય થવું પડે ને છૂટકો છે એને ગુરુ પાસે શિષ્ય થઈને બોલે શિષ્ય ગુરુ થઈને બોલે એવું બધા દુનિયા માયાવી દુનિયા છે ચાલો પછી હવે જેવા પુરુષો ના માર્ગ ને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ હવે જેવા પુરુષો ના માર્ગ ને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ હવે જેવા પુરુષ એમના માર્ગ ને ગ્રહણ કરીને હું તમને સ્થાપના કરીશ કે શ્રેષ્ઠ ધર્મ એ તો બધું હમાવી લેવું જ પડે તો પછી અત્રે એ ધર્મ ના શિષ્યો કયા છે અત્રે એ ધર્મ ની સભા સ્થાપન કરી દીધી છે ત્રે ધર્મ ના શિષ્યો ની સ્થાપના કરી છે અને ધર્મ નું સ્થાપન કર્યું છે સાક્ષે મહાનીતિ હમણાં એ ધર્મ ના શિષ્યો ને માટે એક દિવસે તૈયાર કરી છે મહાનીતિઓ લખીને એમ નક્કી કરી સાતસો મહાનીતિ લખીને એક દિવસ માં તૈયાર કરી શું કે છે સાતસે મહાનીતિ હમણાં એ ધર્મ લખેલી છે હા લખેલી છે પછી શું કે છે એ ધર્મ ના શિષ્યો માટે એક દિવસે તૈયાર કરી છે આખી સૃષ્ટિ માં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું આખી સૃષ્ટિ માં પ્રવર્તન કરીને પર્યટન પર્યટન કરીને પર્યટન કરીને દાદા ટૂર બધી દુનિયામાં ફરીને પણ બધા ધર્મ સ્થાપિત આખી સૃષ્ટિ માં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું તમે આખી સૃષ્ટિમાં પર્યટન કરીને એ ધર્મ પ્રવર્તાવી છે તમે મારા હૃદય રૂપની ઉત્કંઠિત છું એટલે આ અદભુત વાત દર્શાવી છે તમે મારા હૃદય રૂપ અને ઉત્કંઠિત છો તમે મારા હૃદય રૂપ અને ઉત્કંઠિત છો એટલે અદભુત વાત દર્શાવી છે અન્યને નહીં દર્શાવશો બધાને નહીં જણાવતા જગત ને બહાર ને નહીં જણાવાય બનેવી અને બધા પ્રેમ બધા ફ્રેન્ડશીપ હતી હવે આટલું કેવા માંગે છે એ શું કેવા માંગે છે કે બધા ધર્મ પ્રવર્તા છે શું કે એટલે આમને શું એમ પડી ગયો કે આ દાદા ભગવાન એ પોતે તમારે જે કેવું કેજો એ ધર્મ કે પણ હું શું કરું દાદા ભગવાન શું પછી વાંધો છે એટલે કે બધે બધે પ્રવર્તાઓ છે એટલે તમે જ છો કે ભગવાન જાતે એમ નથી કહેતા કે હું ભગવાન છું પણ વર્ષો બાદ ખબર પડશે કે ભગવાન થઈ ગયેલા એવું છે ને ક્યારે આગળ લેવો પડે કે મારામાં કશું આગળ સાધન ના હોય ને તાર મારે દેવું અવતાર છું તમને જે સમજણ પડે એ ખરી અમારે એમાં હાથ કાઢીએ નહીં પણ અમે બોલીએ નહીં અમે બોલીએ શું થાય લોકો અવરા પાપ પડે શું કરે પાપમાં પડે હા તો આ પ્રજા કે જે રીતે છે ને બધી એટલે પાપમાં ન પડે એવું કાર્ય બધા કરીએ એમાં તો હું છું ધીસ ઇઝ કેશ બેંક હું પોતે ભગવાન નથી ભગવાન પ્રગટ થયા સર જ્ઞાની પુરુષ છે શું છે હું પોતે ભગવાન નથી હું તો આખા જગત નો શિષ્ય છું શિષ્ય આખા જગત નો અને લઘુત્તમ પુરુષ છું લઘુત્તમ એટલે બધાથી નાનો મારાથી નાનો કોઈ વર્લ્ડ માં કોઈ નહીં પણ ગુરુ કમ મેરે છે કોઈ ભરા નહીં વર્લ્ડ ને આમસે બળા નહીં કોઈ ભગવાન પણ વસ થઈ ગયા છે પછી કોણ રહ્યું ભગવાન વસ્ત થઈ જાય પછી રહે કે ભગવાન વસ થયા પછી કશું રહે બાકી કશું ના રહે લાવ થોડું ઘી જાય તો કોઠો કોઠો ચીકણો થાય આમ આગા આવો મહેન્દ્રભાઈ આગળ આવો જરા થોડું ઘી જાય ને પેટમાં ચીકણો થાય કોઠો અને કોઠો ચીકણો આગળસો ચોથ શનિવાર ઓગણીસો સુડતાલીસ પુરાણ પુરુષ ને નમો નમઃ પુરાણ પુરુષ ને નમો નમ પુરાણ પુરુષ ને નમો પુરાણ પુરુષ ને નમો એટલે પરમાત્મા સર મહી બેઠા છે ને ભાઈ પુરાણ પુરુષ મૂળ પુરુષ એને નમસ્કાર હાલો લોક વિવિધતાથી આકુળ વ્યાકુળ છે આ લોક તાપ થી આકુળ વ્યાકુળ છે એવું લાગે તમને દેખાય છે એવું કોઈ જગ્યાએ એનું જ્ઞાન નિમલે એટલે કેવી રીતના કેવાય કે એનું એ જ્ઞાન નથી એટલે કેવી રીતે ખબર પડે ત્રિવિધતા પણ ત્રિવિધ તાપ એટલે શું આધિ એનાથી આ કઈ જાતના તાપ થી લોકો કઈ બરાબર છે બરાબર બરાબર ત્રણ જાતના તાપ થી અગળ ઉઠ્યું બચારા એક તાપ હોય તો એક તાપ હોય તો ગમે નહીં તો આ ત્રણ જાતના તાપ પછી દાદાભાઈ ઝાંઝવાના પાણી ને લેવા દોડી તુષા છપાવવા ઈચ્છે છે એવો દિન છે એવો દિન છે દેખાય પાણી પણ એનું એવું પાણી દેખાય એમ જ જરીક તડકી લાગે ને ઉડી જાય મૃગજળ છે એવો દિન છે અજ્ઞાન ને લીધે સ્વરૂપ નું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે પોતાનું સ્વરૂપ નું વિસ્મરણ થઈ ગયું પરિભ્રમણ ચાલ્યું પછી ભટક ભટક ભટક નહીં તો ભાઈ મહાસવેરી ચાર પગ નું થવાનું ગમે કોઈને પણ બધા ઘણા ઘણા ચાર પ્રભુ થવાનું છે ખબર નથી કાયદા આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય એટલે પછી ચાર માં જવું પડે કાયદા ને કાયદા ના આધારે છે ને બધી શિક્ષા તો દૂર પશુમાં જવું પડે અને દેવગતિ માં જવું પડે સુખ બીજાને આપી દે તો દેવગતિ માં રિઝર્વેશન છે પોતાનું સુખ હોય તે ને ભોગવવા આપી દે તો દેવગતિ માં રિઝર્વેશન માટે રાખ્યું છે દેવગતિ માં સુખ મળે એમાં એમાં જન્મ મરણ ની મુક્તિ નહીં મળે કે દેવ આપડો હિસાબ પૂરો થઈ ગયો આપડે તો આપડે જમે રકમ વપરી ગઈ પછી આવો તમારે ઘેર પાછા જમે વપરી મનુષ્ય મરણાદિક ભય વિયોગાદિક દુઃખ ને તે અનુભવે છે શું કે છે સમયે સમયે અતુલ ખેદ જ્વારાદિક રોગ મરણાદિક ભય વિયોગાદિક દુઃખ ને તે અનુભવે છે જાત અનુભવ થયા કરે જાત ભય જાત રાતે રાતે અહીં સુઈ ગયા હોય બધા બધા અને આપણે બે જાગતા હોય તો અહીંથી એક મોટો આવડો મોટો વીસીને ત્યાં જોઈ લીધો પછી આપડે ગાડીઓ નહીં પહેરી ગયો તો પછી રાતે તમને ઊંઘાવે ખરી આવે અને પેલા બધા ઊંઘી ગયા છે એમને જ્ઞાન નથી એટલે ઊંઘી જાય પણ એમને આ વિથી પહેરી જ્ઞાન કરી આવીએ તો એ પણ જાગી જાય એને ઊંઘ ના આવે ને એટલે હવે તમને ઊંઘ ક્યારે આવે વીસી પે ગયો તે નીકળ્યાનું જ્ઞાન થાય ત્યાર પાછું આવે પેઠાનું જ્ઞાન થયું તેને નીકળ્યાનું જ્ઞાન થાય ત્યારે ઊંઘ આવે પણ પેઠાનું જ્ઞાન ના થયું તે નીકળવાનું